ભૂલો ભાંગવી તેજ વિતરાગ માર્ગ વિતરાગનો માર્ગ એટલે ભૂલો ભાંગવી તે જ્યાંથી ત્યાંથી ભૂલો ભાંગવી અને લોકભાષામાંથી વિતરાગ ભાષામાં આવવું તે વિતરાગોનો માર્ગ બહુ સરળ છે જો જ્ઞાની પુરુષ મળે ને તો મહેનત કરવાની જ ના રહી નહીં તો મહેનતથી તો મોક્ષ કોઈ દાડો કોઈનોય થયો નથી ને થશે નહીં જો મહેનતથી મોક્ષ થતો હોય તો આ લોકો ક્રિયાઓ કરીને મહેનત કરે છે અને મજૂરો ઈંટો ઉપાડવાની મહેનત કરે છે એ બંને મહેનતનું જ છે ને મહેનતથી કોઈ દાડો કોઈને મોક્ષ થયો નથી વિતરાગતાથી મોક્ષ થયો છે તમે જે અવસ્થામાં ફસાયા હો મહેનતુ અવસ્થામાં ફસાયા હો તો એ વિતરાગતા અગર તો આમ શાંત એક જગ્યાએ શાંત બેઠક અવસ્થામાં હો તો એ પણ વિતરાગતા હશે તો મોક્ષ થશે એકાંતમાં બેસી રહેવાથી આપણો દાડો નહીં વળે અગર તો મહેનત કર કર કરવાથી એ દાડો ના વળે વિતરાગતાથી મોક્ષ થાય અને વિતરાગતા ક્યારે આવે તો કે સંકલ્પ વિકલ્પ જાય ત્યારે વિતરાગતા આવે સંકલ્પ વિકલ્પ ક્યાં જાય જ્ઞાની પુરુષ પાસે એમની કૃપા વરસે તો એમની કૃપા ઉતરે ને કૃપાપાત્ર થાય તો સંકલ્પ વિકલ્પ જાય નહીં તો કરોડો અવતારે જશે નહીં એક વિકલ્પ કાઢવા જઈશ તો બીજા ચાર બીજ પડી જશે એટલે નવા ચાર છોડવા ઉગ્યા એક છોડવો કાઢવા ગયા તે ચાર ઉગ્યા આ ક્રિયાથી શું થયું કે લક્ષ્મી મળી આજે અને બીજું બ્રેઇન ચકચકિત થયું કારણ કે વિતરાગોના શબ્દો વાંચ્યા છે વિતરાગોના શબ્દોથી ક્રિયા કરવા માંડી છે એટલે કે વિતરાગ બ્રેઇન ટોનિકથી બ્રેઇન ચકચકિત થઈ ગયા બ્રેઇન ચકચકિત થાય એટલે ટ્રિક કરતાં શીખ્યા હાર્ડ ટ્રિક ટ્રિક્સ બુદ્ધિ છે તે શાના માટે ટ્રિકો કરવા કે મોક્ષે જવા મોક્ષે જવા માટે હા બુદ્ધિ છેતરવા માટે હોય અને સામાન્ય ઓછી બુદ્ધિનો લાભ લે તો તો એ તો દુષ્ટ જનાવર કહેવાય છે ભગવાને શું કહ્યું કે આવું દુષ્ટ જનાવર ભાળ્યું નહોતું વર્લ્ડમાં બીજી જગ્યાએ નથી એક આ હિન્દુસ્તાનમાં અને થોડું થોડું હિન્દુસ્તાનનો ચેપ ચીન બીનમાં પેસી ગયો પણ મૂળ ચેપ આ હિન્દુસ્તાનનો આ જેમ ટીબીનો રોગ અમુક દેશોમાં હોય છે ને તેવો આ એક જાતનો રોગ છે અને આ જંતુઓ છે તે એના જંતુઓ ફેલાય મેં તમારી જોડે ટ્રીકો બે ચાર વખત કરી એટલે તમે કહો કે ટ્રીક કર્યા વગર નહીં ચાલે આનાથી જંતુઓનો ફેલાવો ચાલુ થઈ જાય ભયંકર રોગ છે આ તો આના જેવો બીજો રોગ નથી હાર્ડ રૌદ્ર ધ્યાન છે ચાર ગતિમાં ભટકાવી મારશે આનું આજ ગયા અવતારે કરેલું ને તેનું ફળ છે આ લક્ષ્મીજી જોડે પણ આ કરવા માંડ્યું ને ચકચકિતથી કામ લેવા માંડ્યું છે તે બે પગથી પડી જવાતું હતું તે ચાર પગ રાખો હવે એમ ભગવાન કહે છે અમારે મોઢે કહેવું પડે છે એ સારું દેખાય જ્ઞાની પુરુષને મોઢે કહેવું પડે કે બે પગવાળાને ચાર પગ થશે પણ ચેતવા માટે લાલ વાવટો ધરીએ છીએ કે આગળ ગાડી ના જવા દેશો મોટો પુલ તૂટી પડ્યો છે કરુણા આવે છે જ્ઞાની પુરુષને એમને દ્વેષ ના હોય પણ કરુણા આવે આટલે સુધી ચડ્યો વિતરાગોની પાસે અમરપદ માગું એટલી તારામાં શક્તિ છે પણ માર્ગ રૂંધાયો તેને લીધે આ બધું ઉત્પન્ન થયું માર્ગ તો રૂંધાય બેસીએ રહેવું પડે તમને ગમે છે કે અમારી વાત કડક પડે છે દાદા બહુ ગમે છે આપની વાત મહી જે બેઠા છે તે ભગવાન છે આ તો ખોખું છે પુદ્ગલ ભગવાન ના હોય અને પૌદ્ગલિક ભાવ એ ભગવાન ના હોય ભગવાન તો ભગવાન જ છે જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદી એમની પાસે આપણે સર્વકામના પૂરી થાય અને મોક્ષની કામના પણ પૂરી થાય ઈચ્છાઓ જે થોડી ઘણી ભરાઈ રહેલી હોય તે પૂરી થઈ જાય ઈચ્છા પૂરી કર્યા વગર ત્યાં મોક્ષમાં પેસવા નહીં દે ત્યાં તો મોઢા ઉપર દિવેલ હોય તેને પેસવા નથી દેતા મોઢા ઉપર દિવેલ બહાર જોવામાં આવે છે કે નથી આવતું કોઈના મોઢા ઉપર દિવેલ કંઈ ચોપડે છે લોકો ના એ તો એમને એમ મહી કડાપો અજંપો થાય છે ને તેથી દિવેલિયાં થાય છે અને પેલી ચાલાકી બ્રેઇનની ચાલાકી કેવી ચાલાકી કે આવા તેમાં તો હિસાબમાં જ ના હોય સરળ માણસો તો તેના હિસાબમાં જ ના હોય કેટલી બધી ચાલાકી